સાચો સંન્યાસ ને નિષ્કામ કર્મ કૃષ્ણ ભગવાને મોક્ષના બે રસ્તા બતાવ્યા એક સંન્યાસ અને બીજો નિષ્કામ યોગ સંન્યાસ શબ્દ બહુ ઊંચો છે પણ તેને કોઈ સમજતું નથી લોકોએ જે ભગવા વસ્ત્ર પહેરે તેને સંન્યાસી કહેવા માંડ્યું સંન્યાસ એટલે ન્યાસ લેવા મન વચન કાયામાંથી બધેથી આત્મા ખેંચીને આત્મામાં મૂકી દે તેને સંન્યાસ કહેવાય જ્યાં સુધી જ્ઞાની પુરુષ આત્માનું જ્ઞાન ના આપે ત્યાં સુધી સંન્યાસી જ ના થાય ખેતરમાં ગયો હોય તે ઘેર ના હોય ને ઘેર હોય તે ખેતરમાં ના હોય તેમ ધર્મ સંન્યાસી છે તે નિરંતર આત્મામાં જ રહે નિષ્કામ યોગ તે લોકો કહે છે કે કામ કર પણ ફળની આશા રાખીશ નહીં અલ્યા ફળની આશા રાખ્યા વગર તો ઘરની બહાર જીવડું એ ના જાય ફળની આશા રાખ્યા વગર કોઈ કામ કરે જ નહીં જોડાની આશા રાખ્યા વગર મોચીને ત્યાં કોણ જાય ફળની આશા વગર તો કોઈ કામ કરે જ નહીં આ જો ખબર પડી કે આજે બજારમાં શાક નહીં મળે તો કોઈ શાક લેવા જાય જ નહીં છતાં એવું કહેવું પડે કે ફળની આશા રાખ્યા વગર તું કામ કર આનાથી શું થાય કે કામ કરતી વખતે આ વાક્ય ખૂંચે કે ભગવાને તો ફળની આશા રાખ્યા વગર કામ કરવાનું કહ્યું છે તેથી તેનું ફળ સારું આવે આ જો ફળની આશા રાખ્યા વગર કામ કરે તો લોકો પ્રગતિ માંડે પણ કૃષ્ણ ભગવાન જે કહે છે તે લોકો સમજ્યા નથી ભગવાને તો શું કહેલું કે જો તું શાક લેવા જાય તો શાકની આશા રાખજે પણ જો શાક લીધું છતાં કડવું આવી જાય તો પછી લેવાઈ ગયું એ ફળ એમાં ફળની આશા ના રાખીશ એટલે રાગ દ્વેષ ના કરીશ જે થયું તે માન્ય રાખજે જો ગજવું કપાય તો શાંતિ રાખજે એના પર વિલાપ ના કરીશ ત્યાં સમતા રાખજે રાગ દ્વેષ ના કરીશ અહીંથી સાડી લેવા ગયા માટે સાડીની આશા તો હોય જ પણ પછી જો સાડી ખરાબ નીકળી તો ડિપ્રેસ ના થઈશ સાડી જેવી નીકળી એ ભલે હો ત્યાં આગળ ફળની આશા ના રાખીશ રાગદ્વેષ ના કરીશ એવું કહેવા માગે છે બાકી જોડાની આશા રાખ્યા વગર મોચીને ત્યાં કોણ જાય મોચીને ત્યાં જવું પણ સારું કે ખોટું પ્રિય કે અપ્રિયની આશા ના રાખીશ એટલે પ્રિય કે અપ્રિયની આશા ના રાખવી તે નિષ્કામ કર્મ ભગવાને ગીતામાં કહ્યું છે કે અભ્યાસ કરજે તે અત્યારે ગીતાનો એટલો બધો અભ્યાસ કર્યો કે અભ્યાસનો જ અધ્યાસ થઈ ગયો અભ્યાસ છોડવા માટે ભગવાને અભ્યાસ કરવાનો કહ્યો તો અભ્યાસનો જ અધ્યાસ થઈ ગયો કૃષ્ણના એકોએ શબ્દનો અર્થ આજે કોઈ જાણતું નથી बधी क्रिया में हूँ करू छू ए भान न रहे ते संन्यास्त योग ने तेज संन्यासी कहवाय आ आजना संन्यासीओ में छाटो ए संन्यास्त नहीं आत्मा आत्मा में मुको तेज संन्यास्त योग संपूर्ण संन्यासी एटले धर्म संन्यास आ आपणो छेल्लो संन्यास है ते आत्मा आत्मा में रहे આત્મા શુદ્ધાત્મામાં જ વર્તે આપણો આ અલૌકિક ધર્મ છે આ લૌકિક ધર્મમાં તો આત્મામાંથી સંન્યસ્ત લઈને દેહમાં નાખે છે કૃષ્ણ ભગવાને કહ્યું કે આ ત્રણ ગુણ હોય તો તે ખરો સંન્યાસી પછી તે ગૃહસ્થ હોય ત્યાગી હોય કે ગમે તે હોય એક કર્તૃત્વનું અભિમાન ના હોય બે આસક્તિ ના હોય ત્રણ કામના ના હોય આ આસક્તિ એ તો દેહનો ગુણ છે તે કેવો છે જેમ લોહચુંબક અને ટાંકણીને જેવો સંબંધ છે તેમ દેહને ફિટ થાય તેવા પરમાણુ પ્રત્યે દેહ ખેંચાય છે તેમાં આત્માને કશી જ લેવા દેવા નથી પણ લોક તો ભ્રાંતિથી માને છે કે હું ખેંચાયો આપણને તો દેહથી આસક્તિ છે અને આત્માથી અનાસક્ત છીએ આત્મા ખેંચાય નહીં આત્મા જેમાં તન્મયાકાર થતો નથી તેનો તેને ત્યાગ વર્ત્યો કહેવાય કર્તૃત્વનું અભિમાન એ જ આસક્તિ છે સ્વરૂપની પ્રાપ્તિ પછી તમારા મનમાં પરિણામો ગમે તેટલા ઉછળતા હોય તો તે તમને ઇફેક્ટ ના કરે જ્ઞાનીમાં ને તમારામાં ફેર કેટલો ઉપાધિ જેટલો જ્ઞાનીને ઉપાધિ ના હોય જ્યારે તમારે ઉપાધિ હોય